એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ધોરાજીમાં બેઠા બેઠા મનીષા બહેન વાર્તા સાંભળે છે આવો આવો મનીષા બહેન આ તમારી આંખ તો ખૂબ સરસ છે ને ભાઈ અરે વાહ ભાઈ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ ભાઈ ધ્યાનથી સાંભળજો ગીજુભાઈ બધેકાની આ વાર્તા છે મુછાળી માની વાર્તા અને વાર્તાનું નામ છે મોર અને ઢેલ એક હતો મોર અને એક હતી ઢેલ બે ઉજણા ચરતા હતા ત્યાં એક ઉડતો ઉડતો ઉડતો ખેરો આવ્યો પંખી ખેરો ખેરાને જોઈને ઢેલ કે હું અહીંયા ઉજાળામાં મારે કોની બીક મોર તો ઘણો રૂપાળો પણ ખેરો મારે ઠીક એમ કહીને ઢેલ તો ખેરા સાથે ચાલી નીકળી કૂદતી કૂદતી અને મોર તો ખૂબ ખીજાયો મોર કે પંખ જાત ભેળી કરું અને દાદ માગું ને ફરિયાદ કરું મોર તો ચાલ્યો માર્ગમાં એને એક લલેડું મળ્યું લલેડું હોય ને નાનકડું પંખીડું લલેડું કે મોર ભાઈ મોર ભાઈ ક્યાં ચાલ્યા ક્યાં ચાલ્યા મોર કે આ ઢેલ ખેરાને ગઈ છે તે પંખ જાત ભેળી કરવી છે આવો છો ને તમે તે પણ લલેડું તો કે અમે લવ લવ કર્યા કરીએ ભૂરો અમારો વાન આ ઢેલ ગઈ છે ખેરાને તે દીનું કોણે ખાધું છે ધાન એમ કહીને લલેડું તો ના આવ્યું મોર તો આઘેરો ચાલ્યો ત્યાં સુગ્રો મળ્યો અને સુગ્રો સુગ્રો કે મોર ભાઈ મોર ભાઈ ક્યાં ચાલ્યા મોર કે આ ઢેલ મારી ખેરાને ગઈ છે તે પંખ જાત ભેળી કરવી છે તમે સાથે આવો છો ને સુગરા ભાઈ પણ સુગ્રો તો કે અમે સુગ્રા કહેવાઈએ અમારી જેવું કેણેય ન થાય ઘરની બાયડી જાપતામાં રાખીએ તો બીજાને શું જાય <laughs> એટલે હું તો કાંઈ આવતો નથી મોર તો બિચારો વિલે મોઢે આગળ ચાલ્યો રસ્તામાં તેતર મળું તેતર કે મોરભાઈ મોરભાઈ ક્યાં ચાલ્યા મોર કે આ ઢેલ ખેરાને ગઈ છે તે પંખ જાત બધી ભેળી કરવી છે તમે કજીઓ પતાવવા આવો છો ને પાછા પણ તેતર તો કે અમે તેતર કહેવાઈએ અમારી ડોકે મગન મોર ભાઈ હું કઈ નવરો નથી મારે દીકરાના આવ્યા છે લગન લો બોલો મોરભાઈ તો ત્યાંથી બગલાભાઈ પાસે પહોંચ્યા બગલો કે કા મોરભાઈ ક્યાં ચાલ્યા મોર કે આ ઢેલ મારી ખેરાને ગઈ છે તે પંખ જાત ભેળી કરવી છે પંખીઓની જાત બધી ભાઈ જરા આવી જશો પણ બગલો તો કે અમે બગલા કહેવાઈએ અમારી ડોકે વાંક તમારા કજિયામાં તમે સમજો અમે તો કજિયાના રાંક <laughs> પણ મોર તો કે ચાલને હવે હું બાજ પાસે જાઉં એ કજિયો પતાવશે મારો ત્યાં તો રસ્તામાં જ બાજ મળી ગયો બાજ કે મોરભાઈ મોરભાઈ ક્યાં ચાલ્યા મોર કે આ ઢેલ મારી ખેરાને ગઈ છે તે પંખ જાત બધી ભેળી કરવી છે મારું કોઈ આવતું નથી મારી સાથે બાજભાઈ બાજભાઈ તમે આવશો પણ બાજ તો કે અમે બાજ કહેવાઈએ મારું માથું બોડું પંકજાતની સરકાર રજા આપે તો ખેરાનું માથું તોડું લો બોલો મોર તો રાજી રાજી થઈ ગયો મોર તો બાજને લઈને તેતર સુગ્રો લલેડું બધા પાસે ગયો પંખ જાતની નાત ભેળી થઈ બાજને બધાએ હુકમ કર્યો એટલે બાજે ખેરાને કાન પકડીને હાજર કર્યો બધા કે એલા ખેરા આ મોરને એની ઢેલ પાછી આપી દે ખેરો કે હમ હમ હમ બધા કે બાજ આ મોરને એની ઢેલ અપાવી દે બાજ કે હું બાજ કહેવાવ મારું માથું બોડું ઢેલ આપી દે મોરને નહીતર તારું માથું ફોડું ઢેલ આપી દે મોરને નહીતર તારું માથું ફોડું હું બાજ કહેવાવ એમ કહીને બાજ તો ખેરા વાંસે દોડો દોડો દોડો દોડો ખેરો કે હે ભાઈ સાહેબ ઘેરો કે એ ભાઈ સાહેબ એ ભાઈ સાહેબ લે હું ઢેલ આપી દઉં પાછી આપી દઉં છું ભાઈ સાહેબ મારી વાસે ન પડ મને મારીશ નહીં બાજ પછી તો નાત બધી ઘેર ગઈ અને મોરને એની ઢેલ મળી ગઈ <laughs> તો મનીષા બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો તમે પાછા આ વાર્તા તમારા ભાઈબંધ ને બેનપણી ને મમ્મી પપ્પા ને દાદા દાદી બધાને કહેજો ચાલો આવજો આવતીકાલે હું તમને સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં મોર આવશે ઢેલ આવશે અને આપણે બધા એની સાથે રમશું આવજો